સાઈડ મારે નાનો બાબો છે નાનો બાબો છે એક થોડા ચટણી ના સુખ હારું આટલો બધો ભટક ભટક કરે ચટણી જેટલું સુખ આખી થાળી જેટલું સુખ ચટણી જેટલા સુખ ને હારું તેથી ત્યાગે સત્ફળ કરી ગયા આ ચટણીના સુખ નો વેલ ને પૂરો એટલે દીક્ષા લઈ લે પછી શું કરે અને ધણી તો કેવું કેવું બોલે આ હું કેવું કેવું બોલે શીખવાય એ તો સારું છે તો આધાર વિચારે છે ને તો આ પેલી મોટી મોટી સાધુ હોય ને એટલે બે ચાર પાછા આપડે તો જ્ઞાન લઈને કરી બેઠી છે વડે તો એવું કે એટલે તું સાંભળતા મેળા તારે તને આજે કહે છે તે આત્મા થઈ ગઈ ને એ તારે અડે તોય અડે છે દાદા મને અડે છે તો હજુ એમ કરતા કરતા પૂરું બંધ થઈ જશે હજુ હજુ કોક છે એટલે એમ કરતા કરતા રાગે પડી જાય ને ચર્ચી કરી તમે ઘણો તમે જ્ઞાન આપીએ છીએ નારી ભગવાનની પાઠ ને સ્વભાવી પડતી એટલે વાણી તરત બોલે છે જ્ઞાન આપેલું ને પણ અહીં અડીને અહીં અડીને એને આ જ્ઞાન બોલે એટલે સોની માની આણી કરી જાય પબ્લિકમાં કરાય નહીં પબ્લિક કરતા આવી ગયેલા ત્યાંથી પુરુષો આવું તમે સોનેવાસી કે દિગમ સેતંબરી આપણે ઈશ્વરભાઈ બધી લાઇબ્રેરીઓમાં બધા પુસ્તકો મૂક્યા હતા ને દવે એને બંને તો એ લાઇબ્રેરીમાંથી એમણે આપનું પુસ્તક વાંચેલું એટલે એમને જિજ્ઞાસા થયેલી એટલે ઈશ્વરભાઈ ને કહી રાખેલું કે ઈશ્વરભાઈ પછી વાત કરી દાદા આવ્યા છે અમે તો તમારી પાસેથી કઈ સાંભળવા આવ્યા તમારી પાસે પૂછવા જેવું કઈ અમને મળતું નથી આ છે રહીશ આપણા એનો વાતચીત કરો તમે પુસ્તક જે વાત નથી ગયું હોય તમારે સમજવું હોય આગળ આગળ જે કઈ સમજવું હોય બધું પૂછો એ સુધીની વાત કરી એ અમલાની જોડે તમે બેઠા હોય એવી એ બધી વાત તમને કરી માજી પૂછે છે કે આપણને પોતાને ઓળખવાનું છે કે અલ્લાહને ઓળખવાનું પોતાને ઓળખે તો અલ્લાહ ઓળખાય અલ્લાહ ને ઓળખે તો પોતાને ઓળખાય આ દેશમાં આ યુવાન ઉંમરના લોકોને આની બહુ જરૂર લાગતી નથી મોટી ઉંમર થશે ત્યારે કે જરૂર પડશે ત્યારે જોઈ જશે ના જરૂરિયાત જાણતા ના હોય જરૂરિયાત કે આ વસ્તુ શું છે એવું જાણતા ના હોય ત્યાં સુધી જરૂરિયાત સમજાય તો જાણે ભાઈ અંદર ઊંડા ઉતરે ત્યારે ખબર પડે કે આ જરૂરિયાત નથી જરૂરિયાત તો કોઈને ના હોય એવું હોય જ નહીં ને કારણ આ વસ્તુ શું છે કે જે જગતના મનુષ્યો જીવ માત્ર સુખને ખોળે છે સુખને જ ખોળે છે દુઃખ ખોલતું નથી કોઈ એટલે સુખ ઉત્પન્ન થનારી સારા સાચા સાચું સુખ ઉત્પન્ન કરનારી વસ્તુ જ આ છે સાચા નતા કલ્પિત સુખો એ કલ્પિત સુખો છે સમજાયું નથી કલ્પિત સુખો નથી ત્યાં કરી કે સાચું સુખ શું હોય શું અમે ચરિત્રથી એક સેકન્ડ પણ આ સમાધિ જોઈ નથી ચરિત્રથી અમારે સાચું સુખ કોઈ ગયું નથી જાય નહીં ડોલો મારે ગાળો વળે તેલનો ગાલે તે કદી થાય પણ બેઠો નથી હવે એમનું સુખ છે આમાં છે તો એમ જ જાય પાઉન્ડમાં સુખ છે લોકોએ માન્યું છે એવું અને આ સુખ છે પાઉન્ડમાં સુખ છે વસ્તુમાં સુખ મોહને સુખ માન્યું એમને મોહ જેને મોહ કહેવામાં તેને સુખ માન્યું મોહ એટલે મૂળ છે આ દારૂ પીને ફરે એના જેવી સ્થિતિ એ ક્યારે નથી બિચારાને શું કરુણા ખાવા જેવી વસ્તુ અને તમને તો એનો ખ્યાલ આવી ગયો કે આ વસ્તુ સાચી જ વસ્તુ આ છે જયારે દુઃખ આવે ત્યાં દુઃખમાં કોણ ઉભું રહે પોતાની ઓળખવાની છે માજી જેમ કે છે ને શું નામ આપવું મને પોતાને ખબર નથી મારું નામ મારી ફોદાએ પાડ્યું હશે એ તો મારું નામ મારી ફૈબાએ પાડ્યું છે બાકી મને પોતાને ખબર નથી ખરેખર જો જાણો ને ખરેખર આ માએ ને એવી મદદ કરી ન ચાહે કેમ કઈ બોલતો ને આ હું સાંભળવા આપણો છું તારું નામ શું સિરતાજ સિરતાજ સિરતાજ એસ આઈ સિરતાજ આ માથા માથાનો મુકટ કે સિરતાજ યાર મેં સિરતાજ ના દીધી હું આવી ગયો માણસ માણસ એ ડિઝાઇન છે આવી ડિઝાઇન એટલે માણસ મારી બોડી માણસ ની છે એવું આપડે કહી શકીએ પણ હું છું કેનારો કોણ છે માલિક ને માલિક ની વસ્તુ બધે સરે બધે રિયલી સ્પીકિંગ હું આવ્યું તમને વધારે ખબર છે મારા કરતા મારા કરતા તમને વધારે ખબર હશે કે ના પણ તે તારે પોતાને જાણવું છે કોણ તે જાણ્યા જાણ્યા કરતા કરું એનો અર્થ જાણ્યા વગર શાદી કરીને નીકળે જાણી પછી શાદી કરજે કરી નાખી શાદી તે કરી ના તે કરે આ એ ગાણા પ્રતિ સાધી કરે ઘણી સાલી કેમ કરાય જો રમداری લે આ જો રેતે બેર પર જાણે ને માયવાક પર ડાયું પછી આવે નિરંતર અર્ચ્છનાધી મદરે કઈ પાડી નઈ એ તો જાય રે દેવસે સાચું સુખ પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ સાચું સુખ પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ આ જાણી લેવાની જરૂર બસ હું કોણ છું જાણી લીધું કે સાચું સુખ પ્રાપ્ત શરૂઆત થઈ જાય જાણવાનું સાધન હોતું નથી જ્ઞાની કોક જ પાકે છે આખા દુનિયામાં એકાદ જ્ઞાની કોક વખત પાકે એ હોય છે કે નહીં એટલે પછી આ સાચું મળતું જ નહીં કે આ બધા બાવા બાવા પાસે સાચું શું હોય જ નહીં એ બધું કલ્પિત બધું ખોટી વસ્તુ છોડી દો અને સારી વસ્તુ કરો એવું શીખવાડે ખરાબ વસ્તુ કરી છોડી દો અને સારું સારું કરો કે શું એવું શીખવાડે પણ સાચી વસ્તુ ઓળખણ તો આપી શકો છે ને એટલે કોઈ ખરો જ્ઞાની એટલે એને શું દરજ્જો તે કહેવાય જ નહીં દરજાનું નામ જ ના થાય એમની પાસે પ્રાપ્ત થાય નહીં પછી સાથે જ હોય માજી તમે કેટલા વર્ષની ઉંમર જાણી હતી પોતાની જાતને જાણવું જોઈએ માજી જાણવું તો વહેલું જોઈએ પણ હવે થોડુંક તમારા પ્રતાપે જાણવા મળ્યું છે કે જાણવું તો વહેલું જોઈએ પણ હવે તમારા પ્રતાપે થોડુંક જાણવા મળ્યું છે ના પણ નાની ઉંમર માં ખબર હતી તમને આવી ચાલીસ ચાલીસ એક વર્ષ આ તરફ તમને એટલે અમારું પુસ્તક બધા પુસ્તકો કરતા જુદી જાતનું પુસ્તક છે તો વૈજ્ઞાનિક છે અને આ વિજ્ઞાન છે મેં જોયેલું છે જગત વિજ્ઞાનથી ઉભું થયેલું ખુદાએ ઉભું કર્યું નથી આ સમજે ને વિજ્ઞાનથી ઉભું થયેલું છે The world is the puzzle itself, puzzle. God has not puzzled this world at all. Only scientific circumstances. ભગવાન કે નવરો નથી આવું બધું બનાવવા માટે કુંભાર નથી કે આવું બધું બનાવે તમને સમજ પડી એટલે તમે ભગવાન કે તમને સમજણ પડી એટલે તમે ભગવાન હા એટલે ભગવાન ભગવાન કે પણ હું પોતે ભગવાન થવું નહીં લોકો મને ભગવાન કે પણ હું થવું નહીં શા માટે થવું સમજાવી લઉં ભગવાન નહીં પ્રગટ થઈ ગયા છે ચૌદ લોકો નાથ અને હું જ્ઞાની પુરુષ છું એ પ્રગટ થયા છે એનું નામ દાદા ભગવાન રાખ્યું છે દાદા ભગવાન હવે અમને એ સમજ પડી છે કે અમે કઈ નથી એમ કે છે હવે અમને એ સમજ પડી છે કે અમે કાઈ નથી અમને એ સમજ પડી કે અમે કાઈ નથી ના છો તો ખરા ને પણ તમે જે છો એ સાચું નથી જે તમે જાણો છો એ જ્ઞાન સાચું નથી તમે સાચું શું છે જ્ઞાન જાણવાની જરૂર છે સમજો ને તમે જે જાણો છો શું નામ તેનું મદદ મદદ મધર અલી મધર છે તે સાચું નથી અને ખરેખર આ મદદ સાચું છે પણ આ વ્યવહાર પૂરતું સંસારમાં વ્યવહાર ચલાવવા પૂરતું ખરેખર ખરેખર સાચું નથી ખરેખર તો તમારે આ અમારી પાસે જાણો ત્યારે થાય ભ્રમ છે એ સત્ય છે ને ભ્રમ છે એ સત્ય આ બ્રહ્મ છે ને હા બ્રહ્મ એ બ્રહ્મ જે કો છે ખુદા જગત મિથ્યા સત્ય છે અને બ્રહ્મ ને ખુદા રિયલ સત્ય છે ને હોય દેખાય પેલો માણસ દેખાય દેખાય દેખાય દેખાય પણ પેલો ભ્રમ છે અલ્લામાં ફેર એટલો છે કે અલ્લાહ શરીરમાં ના હોય શકે એટલે શરીર ના હોય ત્યાં પછી અલ્લાહ કરાય છે શરીરમાં હોય પ્રગટ થયેલા હોય ત્યાંથી ખુદા કહેવાય છે શરીરમાં જ્યાં સુધી પ્રગટ લાઈટ થઈ ગયું હોય ખુદાય લાઈટ ત્યારે ત્યાંથી ખુદા કહેવાય અને શરીર છૂટી જાય ત્યાર પછી અલ્લાહ અને આમાં હિન્દુઓમાં શું કહેવાય છે આમાં આત્મા કહેવાય છે જો તે શરીરમાં હોય તો શુદ્ધ આત્મા અને શરીર છૂટી જાય તો પરમાત્મા કહેવાય એટલે પરમાત્મા ને અલ્લાહ બે એક જ સમજ ને અને ખુદા ખુદને જાણે ત્યાંથી ખુદા કહેવાય ખુદને જાણે તારી જાતને તારે જાણવી જોઈએ તું આવો તારો કોઈ ભણેલો માણસ ના જાણો બહુ ભણેલો જેને માણસને બનાવ્યો એને જો ધંધા તો હારે જેને માણસને બનાવ્યો જે હોય એને જો જાણવાનું હતું તેને જાણી લીધું આપણે એ એને જે જાણવાનું એને જાણી લીધું ખુદાએ જે જાણવાનું એને ખબર છે ને આપણા કરતા વધારે એને ખબર છે વધારે કે હા પણ તેમાં આપણે શું લાભ આપણે ચિંતા આવી હોય તો કુદા કઈ ચિંતા કરવા ના આવે તમે એ માનો છો કે ઈ જે કે ઈ સાચું ખુદા કે સાચું એવું તમે માનો છો કે આપણે આપણે ખુદા કે જેલમાં ના આવે કોઈ સાચું કે નહીં આપ એ માનો છો ને કે ખુદા જે કે સાચું ને ખુદા જે કે એ સાચું ને શું કે સાચું આપણે જે કરે છે એમાં આપણે શું ફાયદો છે આપણે જેલમાં ગાલ્યો હોય તો પછી કઈ કુદા કઈ કુદા તમે જેલમાં બેસો હું બહાર નીકળું કોઈ સાંભળે કરે નહીં અને જયારે થાય ને એ કુદા હાથ દેવા નહીં આવે બરોબર ને કુદા તો આવું દેવું કશું કરે નહીં કુદા કે તમારે ઓળખો તો તમે સુખ પામશો બસ આ જિંદગીમાં ના હોય ચિંતા ઉકળાટ જ્યાં ખુદા હોય તો ચિંતા ઉકળાટ ના હોય ચિંતા જ ના હોય ચિંતા ના હોય તો સુખ કેવી રીતના મળે ચિંતા ના હોય તો સુખ કેવી રીતના મળે એ સુખ ચિંતા વાળું સુખ ખોટું છે ચિંતા વગર સુખ નથી જે સુખ છે સાચું સુખ સનાતન છે કાયમ છે ચિંતા વગર સુખ નથી ના પણ ચિંતા ને ચિંતા વાળું જે સુખ છે ને એ ચિંતા મટે ત્યારે સુખ લાગે અને પછી ચિંતા ઉભી થાય ત્યારે તાર દુઃખ લાગે એ બધું કલ્પિત છે બધું સાચું સુખ નથી સાચું સુખ તો જયારે મળ્યા પછી જાય જ નહીં મદદ કરવી એમ કે છે કે જેમ કાયા વગર દોડું નથી એવું ચિંતા વગર સુખ નથી કે છે ના તો બરોબર છે ખરું કે પણ એ ચિંતા વગર સુખ એટલે શું કે આ બહુ તાપમાં ના આવેલો બહુ ફેર ફેર કરીએ એના પછી આ ઝાડ નીચે ગંદવાળો હોય તો છતાં આપણે કઈ બેસી બેહવું છે ના બેહવું છે બેહવું છે એટલે આપણે ગંદવાળો છે ના બે કારણ સુખ ઉત્પન્ન થયું નહીં થાકેલો છે માટે થાકેલો છે માટે જાય ને સુખ લાગે સુખ હોતું છે આમાં ઘણી આખો દર ઉપાધિ ઉપાધિ ઉપાધિ આધિ વ્યાધિ ઉપાધિ ચડ્યા કરે જગત જલ્યા કરે છે માટલા તરફ એમ તરફ રહ્યું જીવન પૂરું કરવા માટે કરવા જેવું શું છે જીવન પૂરું કરવા માટે કરવા જેવું આ કર્યું ત્યાં લીધું આ દશા થઈ ગઈ કર્યું તેથી મદદ લઈને આ દશા થઈ જ્યાં તમે જયારે આ કરતા થશો એને બધા પડી જશે શું કરવાનું હવે શું કરવાનું હવે તો તમારે સુખ્યા થવું છે પરમ ચિંતા ના થાય એવું કરવું છે કોશિશ તો કરતા જોઈએ છીએ કાલે બે જણ ટિકિટ આપીએ આપીએ કાલે આવો કાલે આવો કરી આપી દે પછી ચિંતા બિંતા ના થાય સંસાર વ્યવહાર સારો ચાલે લોક મદદ લઈને ગાળો પડે તો તમને અસર ના થાય સમજો ને જેલમાં ગાળો તો અસર ના થાય તમને કારણ તમે જુદા ને મદદ લઈ જુદા પોતાનું સ્વરૂપ જાણે મારી કે છે ને પોતાની જાતને જાણે પોતાની જાત જુદી ને પોતે જુદા એટલે કાલે તમે ખુદા દેખાડીએ ત્યાર પછી ખુદાને દર્શન કરવા છે ને કે નથી કરવો ફાયદો થતો તો કરવા ફાયદો થતો હોય તો કરવા છે ફાયદો થતો હોય કરવા છે ફાયદો થતો હોય તો કરવા છે ફાયદો ફાયદો નહીં ફાયદો તો વેપારમાં થાય એમાં થાય આ તો કાયમ નું સુખ પરમાનન્ટ સુખ આ તો ખુદા આ તો અબજ રૂપિયા ના મળે એ વસ્તુ અબજ રૂપિયા આપે તો કરોડ અવતાર થાય તો ના મળે એ વસ્તુ આ ફાયદા વાત ફાયદો વેપાર ફાયદો છે ને તો તમારી પુણ્ય ભારે ત્યાં પુસ્તક વાંચ્યું અને ભેગા થયા ને આવ્યા ત્યાં વાત નહીં મળે છે વાત સાંભળવાની ના મળે પોતાની જાતને કાલે તમને ઓળખ બોખણ બધું આપી દઈએ ખુદા દર્શન કરાવીએ બધું તારે વખત બગાડ્યો તારે નતો એવું ને તારી ફરજ નહીં ફરજ નહીં ફરજ લઈ આવવા લઈ આવવાની છે ફરજ તો ખરી ત્યાર પછી ફરજ બધાય તો આનંદ પૂર્વક બધાય છે તમે આ હું આનંદ છું છું મોડા પછી આવવાનું રહી આમ અંદર નો આનંદ છે બહાર નો નહીં અંદર નો આનંદ છે બહાર નો નહીં તને અંદર નો આનંદ છે સ્ટોર કરાયો છે દુકાન કઈ સ્ટોર કર્યો કે ત્રણ ભાઈઓ છે ત્રણ ભાઈ નો છે ભેગો ત્રણ ભાઈ નો ભેગો છે હા પણ સ્ટોર છે ને છે અમારે જે કોઈ બહાર પાડે કોઈ બહાર પાડે જ નહીં આપણે પોતે બનાવ્યો છે ઇંગ્લિશ નું પુસ્તક વાંચ્યું ના ગુજરાતી ગુજરાતી માજી કે છે આપણે પોતે જ બનાવ્યું છે આપણે પોતે દુઃખ ઉભું કર્યું છે આ બધા દુઃખ જ આપણે ઉભા કર્યા પછી પોતાના હાથમાં કાબુ રહી નહીં હવે હવે ક્યાં જાય આઈ ફસે આવી આઈ ફસે આવી ફસાણા ચિંતા થાય ત્યારે શું દવા ચોપડો છો કઈ દવા રાખી ગયેલી રસ્તા કાઢવાનો રસ્તા કાઢવાનો કઈક રસ્તો કાઢવાની કે કઈક રસ્તો કાઢવાનો અહીંયા ચિંતા કરે ને અહીં ચિંતા માં કર્યા કરે તેનું ફળ શું તમારે ખુદા આપે છે તમે જાણો છો અહીં ચિંતાઓ બહુ કરે તેનું ફળ અહીંથી ચાર પગ ને પૂછડું વધારે હા એનું ફળ મનુષ્ય પણ જતું રહે છે શું કહ્યું ચિંતાઓનું ફળ તમે ઈશ્વરનો પુસ્તક કોઈ એવી ચોપડી લખી છે કે તેમાં આખું સંપૂર્ણ પોતાનું જીવન ચરિત્ર ફ્રોમ બિગિનિંગ ટુ અત્યાર સુધી ભાઈ પૂછે છે કઈ એવું પુસ્તક બહાર પાડ્યું છે તમારું પોતાનું જીવન શરૂઆત થી આજ સુધીનું લખેલું હોય એમાં પડ્યા છે પણ અહીં ભાગી રહ્યા ઇન્ડિયામાં છે દાદાભાઈ પૂછે છે કે તમારું શરૂઆતથી આ દાન આપવા છે આ સંસારના સર્વ દુઃખોથી મુક્તિનું દાન આપવા ત્યાં સુધી એ પ્રાપ્ત થાય વીસ ઘરમાં ચાલીસ પચાસ હજાર માણસો થયા છે જેને બિલકુલ દુઃખ ના થાય ચિંતા પણ ના થાય ઇગોઇઝમ પણ ના થાય લઈ લેવાની કે કોણ ભાઈ લઈ લેવાની દુકાન લઈ જવા ખોટ લઈ લેવા ખોટ લઈ લેવાની કે હા જે હોય એ ગોઠવી લેવાની લઈ લેવાની કઈ લેવાનું શું કહે છે એ તો લઈ લેવાની પણ શું લઈ લેવું ખોટ જે ખોટ જાય તો ખોટ લઈ લેવાની ખોટ બીજું શું જે ખોટ માથે પડી એ લઈ લેવાની કે બીજું શું કરવાનું જે માથે પડી હોય એ ખોટ ભોગવી લેવાની ભોગવી લેવાની પછી શું કરવાનું કરે છે એમને જાય એમ શું કામ એવો રસ્તો છે કે મળ્યા કરે ખોટ જાય નસીબ નસીબ ની વાત નસીબ કરી આવી ગયા નસીબ ક્યાં છે બધાની બક્ષીસ છે તમારી બુકમાં કોમા હે ₹100 કે કોઈ આવી પાસેથી ₹500 લઈ ગયો હોય તો પાછા દેવા ના આવે તો સાચું કારણ કે જો પાછા દેવા આવશે તો બીજી વખત પાછો 1000 દેવા આવશે તો આ રીતે જો આપની પાસે હોય રૂપિયા તો લેવાવાળા ઘણા મળે એમ કે એનો કેવરો શું ભાઈ પૂછે કે તમારી બુકમાં પાછું કોઈ ₹500 પાછા લઈ જાય પાછો દેવા આવે પછી ભાઈ ફરી હજાર લઈ જાય એમ લઈ જાય લઈ જાય લઈ જાય તો વધતું જાય ને પ્રમાણે પછી કરવું શું તો કે નહીં એમ કે એમ કે લખ્યું છે ને તમે માગવાનું છોડી દઈએ એટલે પછી આપડે <laughs> એવા પછી માગવા વાળા કારણ કે પૈસા નું કઈ કારણ એવું છે ના આવે પરિવર્તન બીજું આવે એને આપીએ ને બીજું આવે આપીએ તો ના આપીએ હોય તો આપવા નહીં તો આપીને શું કામ છે તમારા હાથમાં આપવાનું આટલી સત્તા નથી ને લેવાની તમારા હાથમાં સત્તા નથી તમારા હાથમાં સંદાસ જવાની સત્તા નથી એ તો તમને એમ લાગે છે હું સંદાસ આવ્યો જયારે અટકે ત્યારે ખબર પડે કે તમારા સત્તા હતી અને આ રૂપિયા લેવા જવાની સત્તા તમારા હાથમાં ક્યાંથી વહેતી બરાબર ને એ સત્તા આ તો બેભાન પડે બોલક માણસો મેં આપ્યા મેં લીધા મને આ તમે સમજાય શું ના બધું બેનને બહુ સમજાય મારી જૂના પેલા વિચાર બધા સાંભળેલો ને બધા એવું છે ને આ બેભાન પણ છે માં કે આ કર્યું તે કર્યું કશું આ ધંધા જવાની શક્તિ નથી વર્લ્ડમાં કોઈ એવો પાક્યો જ નથી કૃષ્ણ ભગવાન કે મહાવીર કોઈ એવો પાક્યો નથી જે ધંધા જવાની શક્તિ પોતાની હોય પછી તમે બઉ જૂની વાતો છે આ તમે આપવાના કોણ ને તમે લેનારા કોણ તો ને અને આ જગત તો નિયમથી ચાલ્યા કરે છે એક સેકન્ડ પણ અન્યાય કોઈને કર્યો નથી આ જગતે જે નેચર છે જગતનો હિસાબ છે જે રેગ્યુલેટર છે તે રેગ્યુલેશન એટલામાં માટે રાખ્યું છે કે એક સેકન્ડ પણ કોઈને અન્યાય ન થાય એવું રાખ્યું સરકાર ની કોર્ટ માં અન્યાય થાય ત્યાં અન્યાય નથી બોલો આગળ બીજો અમર તમને એ સાંભળ્યું ના ભાઈ લાભ ઉઠાવે ઉઠાવી લેજો કાલનો દિવસ છે બોમ્બે આવો ને તો એલાવ થતો થતો એક વર્ષ બે વાર નીકળી જાય આ તો અહીં તમને એલાવ ટિકિટ મળી જાય શું કહ્યું જય જય જય આપ તમારી ગુજરાતી પુસ્તક ત્યાં છે ને ફાઇલ આપવાની બધું કમ્પ્લેટ બહાર પડી ભૂલી ગયા ને ના ભાઈ બંધ કરી દીધી ઉપર ની સ્વીચ સાંભળ કકાટ થાય પછી છેટા હગો ગયો તો કકાટ બદલ માં થયો જ નહીં બસ નહીં તો કાકી એક તું બોલ્યો મોણસ એટલે કે બીજા કોઈ તમે કહીએ જ નહીં વારીએ જ નહીં બેસી ગયો છે એનું જ્ઞાન મને બરોબર તાપમાંથી આવ્યો ને બાવીને જહેર લાગી કાયમ બાવીને દેહાય દાદાને જ્ઞાનથી મને શાંતિ નથી થતી અને આ જંકુવારીમાં ગયા પછી મને નિરંતર શાંતિ રહે છે કારણ કે થાકેલો હોય ને થાકેલો હોય તાપમાંથી બહુ તપેલો આવ્યો હોય પછી બાવૈયા લીધે બેહે બેહે ના બે શરદી લાગે ને પછી કંટાળ એટલે અમે સમજણ પાડીએ સમજ ને આપડે શાંતિ રહેતો રહેજે પણ આ પેલું પગથિયું નથી અહીંયા બીજું પગથિયું કરવું પડશે લે મને દાદા તમે સપનામાં બહુ આવો છો કોણ બોલાવે છે મારા કર્મ ઉદય બોલાવે આપણા કર્મ ઉદય હોય વાઘ હતું એ જગત ને ખબર નહીં એટલે એને આપડે જાણી આપડે આપડે કર્મ જગત માં જે માત્ર નિર્દોષ છે એવું જ્ઞાની પીછે જોયું ભાઈ કોઈ દોષિત છે નહીં દોષિત દેખાય છે આપણા અજ્ઞાન સમજી દેવાનું પણ દેખાય પેલા દોષિત દેખાતા દેખાય બધા બધા તારે બધા દોષિત દેખાય બે જ્ઞાન થાય થવું રોજિત ઓછું વિજ્ઞાન થઈ ગયું જરૂર દેખાઈ જાય તો આપડે માલ ભરેલો છે જ્ઞાન વધી બધા કરે તે આપણે જોવું પછી ભાઈ ઉપેન્દ્ર શા માટે આવું હા પ્રતિબંધ કરો ભાઈ જોઈ નાખો બની શકે ને બની જૂના બધા કાગળ એવું લખે શું બધા એ જ માર્કે ચડ્યા છે બધા ભગુભાઈ પૂછે છે કે આપણે જાણીએ છીએ કે આ નથી આ કરવા જેવું નથી આ ખોટું છે છતાં ભૂલ થાય છે તે પાછલા જે બધા લઈને આવેલા છે એને લીધે ઉપચાર કરીને આવે હનુમાન લોકો અંદર પડે છે માલ બધો તે આપણે કાઢવો પડશે ને જરૂર પડે જે સંદર્ભ રહેશે તે આ ખોટો માલ બદલાય છે ત્યાં રાતનું જ્ઞાન છે ઘટના છે જૂનામાં જ્ઞાન કરીએ અમારું માં જ્ઞાન આપવાથી ખબર છે જ્ઞાન આપ્યા પાછો હોય એટલે જ્ઞાન આપીએ ત્યારે પાપમાં પ્રશ્ન થઈ જાય જાતી જ્ઞાન લીધે પાંચ વર્ષ થયા તો હજુ કેમ કે મેળ પડતો કેમ નથી એ

ઓછો કાઢી ગયો ઘણો ઓછો પછી અમુક વચ્ચે બિલકુલ પાણી જોવા જોઈએ જવા તો જાય ઓછો થઈ પહેલા વેર લેવાની દાનત રહે છે પહેલા આપણે વેર લેવું છે એવું મેં રહ્યા કરતું હવે એમ કે નિર્દોષ જોઈને છોડી દઈએ આપડે કરના ઉદય ભરત કુતરો હા બરાબર છે તે કરના ઉદય આપણે આપણે ઉદય રહેતા એ બધું બરાબર ન્યાયમાં એક કરવા જગત અન્યાય પાડોશી તરીકે રહ્યા છે અને માલકી કોઈ નથી આના માલિક નો બળી આ માલકી વગરની બોડી માલકી વગરનું માઇન્ડ માલકી વગરની સ્પીચ આ કોણ બોલી રહી છે તારી જોડે કોણ બોલી રહી છે આ ત્યાગ કરતો ઓરિજિનલ નહીં ઓરિજિનલ મહી છે ઓરિજિનલ છે ને એ ત્યાગ બોલી રહી છે એ વક્તા છે તું શ્રોતા છે નાતા દ્રષ્ટા છે જોજે ઓકે હું પૂછું કે આપણે બધા ડ્રીમ્સ છે આપણે રાતે સુએ આપણું મગજ છે એકદમ ડ્રીમ્સ ડ્રીમ્સ એક્સપ્લેન કરો વોટ ઇઝ ડ્રીમ શું કામ થાય છે સબકોન્શિયસ શું છે આપણું દાદાજી પૂછે છે કે આપણે રાત્રે સુતા હોય ને જે સ્વપ્ન આવે છે ડ્રીમ એ વસ્તુ શું છે કે શું છે એ બરોબર એ એવું છે ને સપના બે જાતના જય સપના બે જાતના એક રાત્રે આવે છે ને તે બંધ બંધ આવે છે મારી ને હતી ને બંધ અને આ બીજું ઉગાડ્યું નથી અત્યારે જે શું આ સપનામાં જ છું અમારો ભાઈ થયા આ સપનું છે ને એ સપનું છે સમજે ને આ બંને સપનામાંથી જાગે ત્યારે હું કોણ મન થાય શું આ સપનામાં બોલી છું એ મને ખોટ ગઈ જે મારો છોકરો મરી ગયો જે મારો મારા ડાયવર કીધો અને સપનું આપ્યું નહીં મમતી જયારે જાગે ત્યારે જ્ઞાન મળી જાય પછી સપના જેવી વસ્તુ છે જ નહીં પછી સ્વપ્ના ના રહે તમે રિલેક્સ કરો છો તમે શું છો કે તમે સુવો છો પછી પૂછે કે તમે સુઈ જાવ છો હા તમે તને આસવાસ કરે કે કોઈ કોને દેને ઉજાણું ઉંગા દે કોને દેને ઉજાણું તું તો નિરંતર જાગરણ રહે નિરંતર જાગરણ અને આખી રાત ને અમેરિકા ઇન્ડિયા વિરુદ્ધ પડતે આ તું દેગી દેતા કે અલગ અલગ સે અલગ અલગ પોતાનો પારો કે ના ઇન્ડિયા મરે ચત્મા લઈ અમેરિકા નસ્તમા લઈ આઈ મર ચત્મા કારણ ફરવું આપે સપના જે એની ઈચ્છા હોય તે પૂરી કરી તમારા જે પાપ છે એ બધા ભસ્મ થઈ જાય એ કે તમે જેમ કહો છો કે જ્ઞાન આપીને પાપ ભસ્મીભૂત કરી દે તો આ હિન્દુસ્તાનમાં આટલા બધા માણસો ભૂખે મરે છે ને એવું થાય છે તો આવા મહાન પુરુષો એમ પાપ ભસ્મીભૂત કરીને કેમ નથી કરતા સુખી એવું અમારું કામ નથી અમારું કામ નથી આ તો તમારી ભૂલી જાગે તો જ થાય તમારે જ્ઞાન લેવાનું તમારી ભૂલી જાગે તો જ કાર્ય કાર્ય થાય બાકી ભગવાન તો તૈયાર જ છે તમારી ભૂલ જાગવું જોઈએ ભગવાન કરતાની પોસ્ટ કોણ જાગે છે એમ થઈ જાય ચાલીસ હજાર માણસ આવ્યા છે એનું કામ થઈ ગયું ચાલીસ બધા બીજા જે ના આવ્યા હોય તેને શું થાય તમે આવ્યા નથી તમે શું તમે ઘેર તમારા ઘેર આવી શકીએ તમારા અમારા કહેવાય નહીં તમારે હવે તમે અહીંયા આવો અમે કાગળ ના રખી તમારો તમે આવો તો તમારી કુલ જાગીઓ જાણીએ એટલે તમે એડજસ્ટ કરી આપીએ કરી આપીએ તેને તારે કોણ જાગૃત આપણે પુણે કર્યા હશે ને પાપે કર્યા હશે તો કે પૂન કેવી રીતે જગાડવું એને તું શું જગાડે પુણ્ય જગડા છે સર હું પાપ પેલું હું હું થઈ જશે જગડા